એ આવો આવો આવી ગયા બધા હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો ટાણામાં બેઠા બેઠા ખેવના વાર્તા સાંભળે છે અને આમ દૂર દૂર જામ ખંભાળિયામાં બેઠા બેઠા ઋગ્વેદભાઈ વાર્તા સાંભળે છે અરે વાહ ભાઈ આવો આવો મારા નાના નાના ટાબરિયાઓ આજે છે ને આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ઓ ભાઈ આ વાર્તાનું નામ છે ભેંસના શિંગડામાં માથું <laughs> ધ્યાનથી સાંભળજો ભાઈ એક હતો માણસ એ તો સાવ મૂરખ હતો પણ આ માણસ રોજ સવારે નદીએ નાવા માટે જાય એક વખતે ત્યાં કેટલાક ઢોર પાણી પીવા માટે આવ્યા નદીમાં ઓ એમાં ભેંસ હતી અને એ ભેંસ આ માણસના મનમાં ગમી ગઈ એને તો મનમાં ઠરી આ ભેંસ હો કે ઓહો હો હો હો કેવી સરસ મજાની ભેંસ છે આ તો અને આ ભેંસના શિંગડા એવા એવા વળદાર અને આમ ઉપરના ભાગમાં તો એવી સરસ રીતે ગોળ ગોળ વળતા હતા કે આ માણસને તો નાય ધોઈને નદી કાંઠે જ્યારે જ્યારે માળા ફેરવવા એ બેસે ને ત્યારે એની નજર સામે આ ભેંસ જ આવે એને તો ભેંસ ભારે ગમી ગયો ભાઈ અને એના મનમાં એ જ વિચાર આવ્યા કરે કે આ ભેંસના શિંગડામાં કેવો સરસ મજાનો ગોળાકાર પડ્યો છે કેવા ગોળ ગોળ ને વળદાર એના શિંગડા છે એવો જ વિચાર આવે એમાં જો માથું ભરાયું હોય તો તો બંધ બેસતું ચાલે લો બોલો આ ભાઈને તો આવો વિચાર આવ્યો કે આવા ગોળાકારમાં માથું ભરાયું હોય તો કેવું સરસ લાગે રોજ રોજ આ માણસને આવા વિચાર આવે હો એમ કરતા કરતા છ મહિના વીતી ગયા એક દિવસ આ માણસને શું વિચાર આવ્યો કે છ છ મહિના થયા આ ભેંસના શિંગડામાં માથું નાખવાનો વિચાર કરું છું પણ એકેય વાર નાખી નથી જોયું તો લાવને આજે હું માથું નાખી જાઉં ભેંસના શિંગડામાં <laughs> લો બોલો આને તો આવો વિચાર આવ્યો હો ભાઈ એ તો આવો વિચાર આવ્યો કે તરત ઊભો થયો નદી કાંઠેથી અને ભેંસ બેઠી બેઠી વાગોળતી હતી આમ આમ મોઢું કરતી હતી ઓ જે ખાધું તું ને ઘાસ એ ઘાસ વાગોળતી હતી એટલે એની પાસે જઈને શિંગડાના પોલાણમાં પેલા માણસે માથું નાખ્યું લો બોલો માથું બરાબર શિંગડામાં બેસી ગયું પણ જ્યાં પાછું કાઢવા જાય કે તરત નીકળી શક્યું નહીં ભાઈ મારા પેલા એ અધીરાઈથી જોર કર્યું એટલે ભેંસ તો ભડકીને થઈ ઊભી ભેંસ ને પેલો માણસ બંને ગભરાયા હો ભેંસને થયું આ મારા માથામાં શું ભરાઈ ગયું છે <laughs> એટલે ભેંસે તો રઘવાટમાં ને રઘવાટમાં ગામ તરફ દોટ મૂકી ભડકીને હો અને પેલો માણસ તો અફડાતો કૂટાતો ભેંસની સાથે ટીંગાતો ટીંગાતો ચાલ્યો સે વાતે નીકળી ન શકે શિંગડામાંથી હો બધા ગામ લોકોએ આ જોયું કે ભેંસ પેલા માણસને શિંગડામાં ભરાવીને દોડા દોડ કરે છે એટલે ગામ લોકોએ માન માન ભેંસને પકડી અને પછી પેલા માણસને માન માન કાઢ્યો એમાંથી હો અને પછી ઠપકો આપીને કહ્યું કે અલા આવું વગર વિચાર્યું કામ કરાતું હશે ભેંસના શિંગડા માટે માથું ભરાવાય કોઈ દિવસ પણ પેલા માણસે તરત જવાબ દીધો શું જવાબ દીધો ખબર છે એ કે વગર વિચારું જરાય નથી કર્યું છ છ મહિના વિચાર કરીને પછી શિંગડામાં માથું નાખ્યું છે લો બોલો છ મહિના ભાઈએ વિચાર કર્યો કે ભેંસના શિંગડામાં માથું કેવી રીતે નાખવું તો ભાઈ આવો આ મૂરખ માણસ હતો તમને બધાને મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ આવજો